રાગ દ્વેષ ન હોય અને ભય ના હોય એવું શુદ્ધ ચેતન સ્વભાવથી તેવું જ છે જ્યાં ચંદુલા ના પણ મૂળ ધબામાં આવીએ ને અહીંયા એવા મૂળ ધબામાં આવે તો ભગવાન ભગવાન કઈ તમારા ઉપરી નથી ભગવાન તમારું સ્વરૂપ છે લોકોએ ઉપરી કરીને બીડાઈ મારે આટલું પડે ઉપરી તો આપણે ઘરમાં બૈરી હોય કે ભજીયા કર્યા ઉપરી ગણી ગયા આપણે કે ભજીયા કર્યા લખે ભગવાન કઈ ભજ્યા કર્યા લ્યા ભગવાન નાટક કરતા નથી એવું બધા બધા પ્રવચનો બધા લોકો હા ગા ગા કર્યા લોકો છે તે એવા તે ઉજળ એરેલા પ્રધાન શિવ શિવ દશામાં આવ્યા પછી એને બધે શિવ આત્મા પરમાત્મા જોવા કે પોતાના દેહની અંદર જ આત્મા જોવો પરમાત્મા જોવા જીવ શિવ દશામાં આવ્યા પછી એને બધાના દેહમાં આત્મા પરમાત્મા જોવા કે પોતાની અંદર જ પરમાત્મા જોવા ના બધા જે માત્ર આપડા ઘણા ખરા દિવસ છે રહી શકે આપડા ઘણા ખરા રહી શકે બધા ઘણા ખરા પોતાના રહી શકે બીજા શું જાય તમારા શું દેખાય ઠીક થયા પછી રહી છું જીવમાં સર્વાંશ છે અંશ એટલે તો કોરાના ટુકડા કરીએ એવી રીતે એ લોકો માને છે કે કોરાના ટુકડા કરી કરીને અહીં મૂક્યા બધાને તો પછી ફળ થાય નહીં ઈશ્વર થાય નહીં બધા જીવ થાય નહીં બધા સમજાય છે ને સર્વાંશ છે તમારા તમારા મય ચેતન સર્વાંશ છે પરમાત્મા જ છે દરેક નામાં એ અંશ નથી હવે આમ શું છે કે લોકો સમજ્યા કેળા ગયા કોણ કેનારા હશે નહીં અને ખબર સમજે નહીં ચોપડીમાં લખ્યું એવું બોલવા ગયા પણ ચોપડી શું લખ્યું છે એનું સમજવાની જરૂર છે એ શું કે છે સર્વાંશ છે ભગવાન પણ એનું જે આવરણ છે તે આવરણમાં છે સ્વરૂપ પ્રગટ થયેલું છે પાણ હોલ પડ્યા છે ને તે પાંચ અંશ છે પાંચ ઇન્દ્રિયા પાંચ અંશ છે ચાર ઇન્દ્રિયા ચાર અંશ છે એટલું પ્રગટ હજવાનું મળે હજાર ફૂટ છે ભાઈ પણ આવરણ છે તો ઓછું બને આવું સ્વરૂપ એ સમજાય ના વાત નથી શું સમજાયું કહો માયારૂપી આવરણ છે માયારૂપી આવરણ છે હા તે ભગવાન તો સરસ છે પણ ત્યાં માયારૂપી આવરણ માંથી અજવાળું ઓછું નીકળે છે માટે અંશ અજવાળું નીકળે છે તે અંશ લાઈટ ને માટે કહેવા માંગે છે લોકો સમજાવે પરવાનો ટુકડા ગયા દેતા મારે કોડું બોલું પડે કાપી કાપી ટુકડા થયા લોકો એવું માની બેઠા છે કોઈ ભગવાન પ્રાપ્ત ના થાય ઉદ્ધવ પ્રાપ્ત થયો હોય તો જતો રહે શું થાય છે આત્મા તેને પ્રાપ્તિ કરવાની જરૂર છે આવરણ આવ્યું છે ફરી આવરણ ના આવી જાય એટલા માટે જે રસ્તા બતાવ્યા હોય એ રસ્તા કરવા જ પડે ફરી આવરણ આવી જાય જતો રહેતો નથી ફરી આવરણ આવી હવે પણ આવરણ એટલે પછી હું આગળ થઈ જાય પછી હું આગળ થઈ જાય એટલે અમે પાંચ આજ્ઞા આપેલી કે ભાઈ અમારી જવાબદારી ક્યારે કે મારી આજ્ઞા પાડતો તમારી જોખમદારી જાઓ તો આજ્ઞા ના પડે જોખમદારી કોણ લે નો પ્રશ્ન છે કે આત્મા પ્રાપ્ત કરવાનો હોય તો પોતે ભગવાન છે ને આત્મા પ્રાપ્ત આત્મા પ્રાપ્ત કરવાની જરૂર છે કરી એ પોતે જ ભગવાન છે ને આત્મા પ્રાપ્ત કરવાનો નથી આત્મા તો છે એની પર આવરણ કરવાનું ભગવાન છે એમને કોઈ પ્રાપ્ત કરવાની જરૂર રહે આત્મા આત્મા ભગવાન છે તો એને પછી કોઈ પ્રાપ્ત કરવાની જરૂર રહે છે ના પ્રાપ્ત છે જ પણ એની પર આવરણ કરવા છે તો ફળ મળે નહીં તો ફળ કેવી રીતે મળે તમે તમારા ઘરમાં મિલકત બાર બાર કરી હોય પણ ક્યાં તમે જેવું જાણો નહીં તો તમારું તેના રૂપિયા લેવા જવા પડે પણ કોઈ દેખાડે તમને કે ભાઈ અહીંયા બોલો અહીં પુષ્કળ ધન છે તો પછી તમારે કામ લાગે એવી રીતે આત્મા તો કઈ પરમાત્મા છે પણ કોઈ આવરણ છે શું કામ લાગે તમને સમજાય છે ને તે જ્ઞાની પુરુષો આવરણ કાઢી આપે Thank you. એટલે તમારે શું પૂછ્યું છે માયાનું આવરણ જે માણસ ને છે એ આવરણ આપણે છોડવા માટે જે આવરણ છે એ આવરણ છોડવા માટે માણસે કયા ઉપચાર કરવા જોઈએ કઈ દ્રષ્ટિએ જે જે કરશે તેથી આવરણ જાડું થશે વસ્તુ જાડું થશે એટલે હવે શું કરવું જોઈએ કે કોઈ એવા કોઈ મુક્ત પુરુષ પાસે જઈ અને કેવું જોઈએ કે મને સાહેબ મારો આરણ કાર્ય આપો તો એ કાર્ય આપે જેમ બંધેલો માણસ હોય આખા શરીર આમ ટાઈટ બાંધેલો માણસ હોય એક ગામલા સાથે તો એ એનો એ પોતાની સાથે છૂટી છે ખરો તો પછી એને શું કરવું પડે કોઈ કોઈ અડતો પડતો હોય ને તેને એમ કે ભાઈ વધારે નહીં પણ એક એક વાંટો તું મને તોડી આપી શું કે તેમાંથી વાંધળો હોય દેખાતો ના હોય છતાં પાછળથી બ્લેડ મૂકીને કાંટો તોડે ત્યારે પોતાને નહીં ખબર પડે કે આ તૂટ્યો છે પછી તૂટી જાય એવી રીતે પોતાની જાતે તૂટે નહીં લાખ હોતા જાય કરોડ હોતા જાય તે નથી તૂટે આમ સમજમાં આવ્યું પોતે જે જે કરે તેનાથી વધારે ગાઢ જાય દારૂ થાય આવરણ કારણ સંસાર સંસાર ને માટે ફાયદા માટે પ્રયત્ન ચાલે તમારા આત્મા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન અને આમાં મહેનત એ ચાલે નહી એ તો આજ્ઞા પર રહેવું પડે શું કરવું પડે હા દશરથ ને ઘેર જન્મે એક રામ ગડગડ એક એક રામ સર્વવ્યાપી છે એક- એક રામ જગત જન્મે એક રામ ગટગટ વ્યાપી એક રામ સકલ વિચારા એક રામ સબસે ન્યારા એક રામ સકલ में તારા એક રામ સકલ વિચારા ચાર પ્રકારના રામ છે એવું એક પ્રવચનમાં એમણે સાંભળ્યું હશે એક રામ કસરત ને ઘેર જન્મેલો તે એક રામ ગટગટ માં છે તે બીજો એક સકલ બિચારા અને ચોથો છે તો સબસે ન્યારા એવા ચાર રામ છે તો એ વાત સાચી પેલો છે દશરથ નો છે તે અને ગટગટ માં નાજીગ્ર છોકરો રામ હોય તે નો ચાર દશરથ છે બીજો ભાવ સબકે ગટગટ મેં ગટગટ મેં પછી ત્રીજો સતત વિચારા એ શું કહેવા માટે સતત વિચારા દરેક જગ્યાએ વ્યાપેલો છે જળ ચેતન બધામાં વ્યાપેલો છે બધાના ઘટમાં છે તે એક જ વાત છે બીજી ચાર નથી વાત ઘટમાં જે છે તે ન્યારક છે સત્ય એટલે એક જ વાત છે અને પેલા દશરથ ના એ તો એક પ્રગટ થયેલી વાત છે પ્રગટ બાકી એક જ એક જ ભગવાન છે એ નથી ઘટઘટ માં વ્યાપેલા એ જુદા જુદા નથી અગર તો પેલા એ નથી કે શું કેતા તમે હા વ્યાપેલો તો એનો પ્રકાશ છે શું છે ભગવાન વ્યાપેલા ના હોય ભગવાન તો દેહ ની અંદર બેઠા છે ત્યાં દેહ સ્વરૂપ છે જયારે પોતે મુક્તિ જાય નિર્વાણ થાય ત્યારે આખા જગત માં પ્રકાશ ફેરા વ્યાપી જાય ને પણ કેટલા પૂરતું પછી વ્યાપેલું ના રહે વ્યાપેલું રહે તો આપણે સલાહ ક્યાં કરીએ સમજો ને એટલે યાદ પેલું ખરું છે કે ગટગટ પર આમ છે તે બરોબર છે પછી એક રામ છે સર્વ જે જ્ઞાન છે તે વાત પણ એટલું એક જ છે આ સમજો ને પણ એ તો વાતો છે આ બધી વાતો કરવાથી કશું વળે નહીં લફલા બીજું શું સાંભળ્યું સાંભળેલો માલ શુક્રવારે નો હોય અંદર શુક્રવારે ના હોત આપણે આ તો દુઃખ ઘટી ગયું ના હોત દુઃખ ઘટ્યા નથી દુઃખ વધ્યા છે આ શું સાંભળતા દુઃખ વધ્યા છે મારે શુક્રવારે નો માલ સાંભળ્યો છે શું સાંભળ્યું છે જે સાંભળવા ત્યાં દુઃખ વધે એ કયો માલ કહેવાય શું કરવાય આપણે ભરાય છે પછી બીજી વાત કરો આવે તો તમારી તમે ઈચ્છા રાખો છો કે આપણે આપો માટે એક મારી પાસે તમારે અમે નક્કી કરીએ છીએ દિવસ சித்தாரம் நமோ வாய ரியாரம் நமோ வச்சாயாரம் ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય જલ તેજ નથી તેજ એટલે અગ્નિ કેટલા આવી શકે બધે તો તેજ ઉત્પન્ન થાય ત્યાં પાસે બહુ સારી છે સફેદ પાકે પસવે ભાખરી પાકી કરે રોટલી છે કે તેનાથી અગ્નિ નહીં જશે તેજ તેજ પૃથ્વી જળ તેજ વાયુ ના કારણે તેજ એટલું નથી તેજ આપણે આ શીખીએ છીએ એમાં તેજ ની જરૂર નથી અમુક શાકભાજી બી બાકી હશે એના વિટામિન ઉડી જાય છે અમુક શાકભાજી પણ બાકી એટલે વિટામિન ઉડી જાય છે ને અને અમુક શાકભાજી ખાલી આ તેજ માટે તેજ વખત જ એ કરવા પડે છે તપાવવા પડે છે એનો વઘાર કરીને ઉતારી દેવા પડે છે ને અમુક શાકભાજી વઘાર એટલે સંસ્કાર વધારે શેકવાની જરૂર નથી પડતી અમુક શાકભાજી ને વધારે શેકવાની જરૂર પણ નથી પડતી વાયુ શાક હોય ને સંસ્કાર તો તે ઘરમાં ઘર ના આપે તો વાયુ ના થાય આ સંથી કાઢ કરી જાય પોતાને કાઢ કરશે સોનાને પણ કાઢશે શ્રવણ કે સોનાને પણ કાઢશે કાઢ કરી એટલે ખવાઈ જાય પેલો પોતાના જ જાત કરે એ વિજ્ઞાન એવું કહેવા માંગે છે જે વિતરાગ નું વિજ્ઞાન છે એ કે નહીં તમને બધાય વ્યાકરણ જાત કરે ભગવાન જેવા તારે ઉચ્ચારી કાઢી હોય પેલા તો એક કલાકમાં વીસ કાપે દર્શન પૈસા કાઢી દે તમને ફોન નહીં કર્યું તમારો વાર છે પણ તમને જણાવું છું પહેલેથી જ વાર છે કે જે વધે નહીં ઘટે નહીં આ છોકરો પ્રેમથી બંધેલો શું? એટલે આ વર્ષ થાય દેવો નહીં વર્ષ કે હવે આટલું બધું ભૂલ કેમ રહી ગઈ છે મારી ભગવાને કહ્યું છે ભગવાન ગગડાય પછી અમારા પછીના બધા વાંકા ને જડ થશે તેનો આપુરાવો હવે વાંકા જડે એમને ગમતું રહેશે અને મારે કેવું ખોટું દેખાય એટલે જયારે તમને કોઈ દારૂ રૂપનારા ભેગા થયા હમણાં દાદા હું ભાગવત ની મેં સાત દિવસ ની સપ્તાહ કરી હમણાં ભાગવત ની સાત દિવસ ની એમણે સપ્તાહ કરી એનો વાંચતા વાંચતા પછી મને ઘણા ફોડ પડી ગયા જે પહેલા સમજતો એના કરતા મેં કીધું તો બધું દાદા બહુ સરસ રીતે કે છે અને વિજ્ઞાન શબ્દ જ્યાં જ્યાં ઘણી જગ્યાએ સત્તા કરી છે ને એ વાંચતા વાંચતા ઘણા ખોટ પડી ગયા કે આપણે સમજાવે છે એટલે શું માર્ગદર્શન માર્ગદર્શન માર્ગદર્શન હા એ આપણને યાદ રહ્યું તો એ માર્ગ પર ચડીએ ના રહ્યું રખડી મળે કેવું રખડી સરસ ને અને વિજ્ઞાન તો માર્ગ આપણને કે કઈ આમ ચાલો આપણે આપણે એના ઘર મહેમાન હોય એ રીતે કામ કરે વિજ્ઞાન હાજર થઈ જાય જરા જરા ને ભણો મળે તો ભણો થાય કરો ભાઈ ભાઈ ભાઈ નાનો ભાઈ નાનો તો જો અર્થાત તો થઈ ગયું. madam, હા, હા, બોલ. હા, મારા હવાને પથરા માર્યા જેવી વાળી છે કેવી હોય પથરા માર્યા જેવી હૃદય પર પથરો માર્યો હોય ને એવી વાળી છે કળીયુગમાં. એટલે હૃદય પર બધા ઘા લાગેલા હોય તેમાં કાળજેમાં કઈ લાગેલા હોય હવે એ રૂજાય કેવી રીતે દુધાળો કોઈ ઉપાય નથી બહાર આ એક જ દાદા ભગવાનના જીવન બોલે તેનાથી ઉજાય બાકી કોઈ રીતે જાય અગર દાદા ભગવાન દાદા ભગવાન બોલે તો એ રૂઝાવાનો આ એકલા જ માણસ એટલે અજાણ્યા માણસ બોલે તો એને રૂજાય બિચારા એવું નથી તમને એકલા નથી અજાણ્યા માણસ જેટલા આપણે શું કહીએ છીએ બધાને કોઈને બોલાવડો બાકી બોલાવવા એમને એકલો પ્રેક્ટિસ હોય એમ નથી છોડે ના ના છોડે ના છોડે ના છોડે ચાલુ પડે છોડે લાગેલા તમને લાગેલા બધું રૂજાય નહીં બીજા અને કેવા કેવા કેવા શબ્દો આપે છે કેવા એવા હતા અચંબા સારો મરવા ના દે અને મારી નાખ્યા દેવા એવા ગા પડે બધા તમારે તો એકલા તો સ્પેશિયલ હતું તમારે કામ કરી લઈને આવ્યા હતા સત્યદન છે કે જેવા છે સુગંધ ચારે બાજુ ફેલાય ભગવાન ભગવાન જેવા લોકો પાછા પડે આપણે ખુલાસો કરેલું ના કહી દઉં એવું જેવું નથી જો ભગવાન એ ભગવાન છે ને હું તો પટેલ છું તો ખુલાસો કર્યા પછી બહુ ડાયા થઈ જાય પછી બહુ ડાયા પછી એ તો તારે એકવાર ચાખે પછી તો ના પછી ચાખ્યા પછી કરે. ચાખ્યા પછી તો છે ને. પછી જ રમો. દાદા ભગવાન પછી ભૂત અને એક કલાક નો મુખ એ બહુ અકળાવ દાદા લોકો દાદા ભગવાન ફૂલ અને એક કલાકમાં મોહ આ વસ્તુ બહુ અકળાવે છે અને સાધુ આવડો બોલે છે અગાઉ બધા જુદા જુદા ભગવાન થી એટલે અગાઉ બધા જુદા જુદા ભગવાન થી છે ને એટલે આવું ભગવાન કેવી રીતે આ કલયુગમાં હોય છે માણસ ભગવાન કેવી થઈ છે કલયુગમાં પૂર્ણ થઈ છે નહીં અને આ બીજા બધા લોકો લઈ બેઠેલા લોકોને હેરાન કરે બીજા બધામાં તો માનવતા હરકી રીતે આવી એ બધા ભગવાન મારી પાસે લો એના માનવતા હોવું નહીં એવું પૂરા કરીએ માનવતા સુધાય નથી ચલો માનવતા આવવું જોઈએ માનવતા પછી સુપર હ્યુમન જેવા માણસ હોય જેવા માણસો હોય તે પણ ભગવાન ના રખાય ભગવાન ના ભગવાન તો ભગવાન તો ભગવાન આ તો આ જે ભગવાન છે ને એમાં સુપર હ્યુમન જેવો કોઈ નથી હજુ માનવતા જાય ઉપર છે એમાંથી અક્રમ માર્ગ ને ક્રમિક માર્ગ નું જે છેલ્લે લખેલું છે ને એ લોકોને બતાવીએ છીએ તો જરાક સમજ પડે છે લોકોને અક્રમ ને કર્મ તત્વજ્ઞાન તરંગીણી માં છે ને એ લોકોને બતાવીએ ત્યારે જરાક થોડી સમજ પડે છે કે આવો માર્ગ છે ખરો જે માર્ગે આપણે પહોંચાય એ માર્ગ તો ખરો છે કબૂલ કરવું જ પડે જે આપણને ગમી જાય જતી જાય સાચો માર્ગ જે ઉતરી જાય સાચો માર્ગ આ લોકોને તો એવું છે ને કે એમનાથી જવાતું નથી પહોંચાતું નથી રસ્તે અને પાછા કે આ રસ્તો રાખો તું આ રસ્તે ચાલીને પહોંચી જાય છે એનો પુરાવા જે પુરાવાનું છે પહોંચી શકતા નથી બેલે પૂરો બાજુ મૂકી દે દિવાળ દીધી બદલ છે ને વાંકું કરે છે સીધું નહીં કરતા જો ડગલે વાંકું કરતા નથી કરતા ત્યાં સીધું કેવું કર્યું ડેકોરેશન માર્ક કાઢ્યા બધા કેવા કર્યા ડેકોરેશન ડેકોરેશન રહીત માર્ક હોય તો આપણો ચોખ્ખો છે અને આપણે તો પૈસા લેવાના હોય પૈસાની વાત જ નહીં ને આપણે તો इसलिए कि हम तो ये मानते हैं कि आत्मा को भुलाकर ही आज सारी समस्याएं पैदा हो रही हैं। इसलिए हम ऐसा समझता है कि आत्मा को भुलाकर ही ये सारी समस्या पैदा हुई है આત્મા તો આત્મા ને ભૂલી ગયા એનાથી જ આ બધી સમસ્યા ઉભી થઈ ગઈ છે આ સમસ્યા છે. આ જગતમાં બધી સમસ્યા પઝલ થઈ ગયા છે તે ये तो कोई भूल है नहीं ऐसी चीजें नहीं है वो दो चीज पहले वो सात है हम्म। वह तत्व है सनातन एक वर्ग में सनातन चीज कितनी है है तत्व सनातन है ठीक हाँ। है तो जब भेगा हो जाता है दो दो तत्व भेगा हो जाता है तो अपने का खुद का गुण तो फेफा नहीं होता है अपना गुण का गुण धर्म कोई बेकार होता नहीं बिल्कुल नहीं तो दोनों बेकार हो जाता है इससे विशेष गुण हो जाता है विशेष गुण विभाव हम्म। नहीं तो विशेष गुण हाँ। विभाव भी हो जाता है आत्मा के साथ सुगंध है तो विभाव भी होता है आत्मा के साथ सुगंध मिलता है तो विभाव हो जाता है विभाव क्या चीज है विभाव परिणति हो जाती है विभाव परिणति हो जाती है हम्म। वो વિભાવ એતિહાસ નહીં હે એ અત્યારે જૈન સમાજમાં શક્ય એ વિભાવ એતિહાસ પ્રભાતી સમજના का अर्थ क्या है विशेष भाव विशेष भाव विरुद्ध भाव नहीं नहीं विरुद्ध का मतलब नहीं विशेष विशेष भाव प्रत्येक योग में विशेष परिणाम होता है हाँ। तो विशेष भाव में क्या हो गया क्रोध मान मार लोग दोनों की दोनों का गुण धर्म नहीं है सुंदरता का भी नहीं है जिधर का भी नहीं मगर दो साथ हुआ संयोग से होता है उसको एक गुण बोलता है ये सब संयोग ही कहते हैं संयोग से होने वाले धर्म हाँ ये सब संयोगी संयोगिक है संयोग से होने वाले धर्म पूरा कषाय और लो कषा संयोग से होता हाँ, है संयोग से होने हाँ। वाला अपना अन्य गुण नहीं है संयोग से होने वाला वो विनाश भी होता है उत्तम भी होता है संयोग से होने वाला गुण वो जब जुदा हो जाता है ज्ञानी पुरुष दोनों को जुदा विभाजन करता है तो जुदा जीत होता है क्रोध मान मार वो जाता है बस नहीं जानते हैं तब तक रहता है नहीं जानते हैं तब तक रहता है तो अज्ञान अज्ञान उसका निमित्त कारण है हाँ। वर्ल्ड का जगत का अधिकरण का क्रिया अज्ञान से होती है हम्म। ये तो अधिकरण क्रिया होती है वो अज्ञान से होती है तो हम्म। और ज्ञान से सब गलत हो जाता है कुछ हाँ। ऐसा। और वो भ्रांति भी नहीं है नहीं नहीं भ्रांति नहीं यथार्थ है सच्ची बात है हाँ यथार्थ है वर्ल्ड इज रिलेटिव करेक्ट हाँ અને ભ્રમ ઇઝ રિયલ કરેક્ટ हम्म। मतलब दोनों करेक्ट है बिल्कुल ठीक वो है भ्रांति भ्रांति नहीं है मिथ्या मिथ्या नहीं है हाँ न इल्यूजन है न डिल्यूजन कुछ भी हाँ, सच्ची नहीं बात है। किंतु यथार्थ अगर रिलेटिव है विनाशी सत्य है गुजरात ये प्रसन्नता हुई कि गुजरात के दर्शन करने वाले एक और मिले और एक और व्यक्ति मिले विद्राट के दर्शन करने वाली एक और व्यक्ति मिली हमको और आपकी भाषा हमने देखी तो हमें लगा कि आपकी भाषा तो हमारी भाषा से बिल्कुल भिन्न नहीं हम एक ही भाषा भी बोल रहे हमकी दुनिया राजदेश की हाँ राजदेश का व्यापारी है जो विद्राट का व्यापारी खूब એમ કે છે કે આપની જયારે વાણી વાંચી ત્યારે એમ લાગ્યું કે આ આ અમારી ભાષાથી જુદી ભાષા છે જ નહીં એક જ ભાષા છે આપણી वो हमारी ये स्पीच हमारी नहीं है। ये आत्मा की चीज है वो स्पीच टैप रेकर्ड की है ओरिजिनल टैप रेकर्ड हाँ हाँ तो लगता है ओरिजिनल टैप रेकर्ड है आप आप होता है मैं ज्ञाता दसता हूँ ऐसा व्यवहार है मैं इसमें ज्ञाता दसता हूँ और ये लगता है और सुनता है हाँ, टैप रेकर्ड जैसी बोलती है आपकी सुनता है मेरी इसीलिए तो हम ये मानते हैं कि केवल ज्ञान और केवल दर्शन पाए बिना साधना का प्रारंभ ही नहीं होता हम कहते हैं कि इसलिए हम मानते हैं कि केवल ज्ञान और केवल दर्शन की प्राप्ति बिना साधना की शुरुआत ही नहीं होती है तो, तो साधना की शुरुआत होती है जो सम्यक जो तो उत्सव समझ कर उनसे थोड़ा कुछ धारणा की तरह शुरुआत उधर से होती है सूक्ष्म हाँ। तो सम्यक तो जी जी ने केवल ज्ञान कोरा ज्ञान संवेदन को छोड़ देना होता है कोरा ज्ञान कोरा ना हाँ केवल ज्ञान सिर्फ ज्ञान संवेदन नहीं शुष्क ज्ञान नहीं खाली खाली ओनली नॉलेज ओनली नॉलेज हाँ। खाली ખાલી જ્ઞાન જ. કેવળ જ્ઞાનમાં તો ખાલી ખાલી નોલેજ જ એટલે કેવળ જ્ઞાન જ રહેશે संवेदन नहीं સંવેદન નહીં संवेदन नहीं कैसे हम हमको केवल ज्ञान वर्तता नहीं हाँ हम केवल ज्ञान क्या है मैं जानता हूँ वर्तता नहीं हमको उसका वर्तन नहीं होता है वितराग में मेरा वहाँ क्या डिफरेंस है तो बता भगवान को केवल ज्ञान वर्त करते हैं हाँ प्रकट और हमको घटता है प्रयोग नहीं कर रहा और हम जानता है कि केवल ज्ञान क्या चीज है ये मैं जानता हूँ हाँ मेरे को घटता नहीं लब्धि में है करण में नहीं है करण वीर्य नहीं લબ્ધિ में है करण वीर्य में नहीं है हम्म? એટલે આપને લબ્ધિ में है करण वीर्य में नहीं है नहीं हाँ ये ऐसी चीज है तो हम भी वितराग का दर्शन करते हैं दादा भगवान वितराग है मैं दादा भगवान नहीं हम्म, ठीक है। दादा भगवान अंदर जो प्रकट हो गया है हाँ तो ये शरीर तो दादा भगवान है नहीं ये तो आत्मा है चैतन्य ये है। शरीर तो दादा भगवान है नहीं नहीं नहीं हाँ और मैं भी नहीं हूँ हाँ हाँ वो दादा भगवान अंदर है वही है वही तो वहाँ मैं तू का शब्द ही नहीं भाषा ही नहीं है अभाषा वहाँ मैं और तू का शब्द भाषा? ही नहीं भाषा ही नहीं है હું અને તું એ ભાષા જ નથી ત્યાં की भाषा नहीं है बरोबर? क्योंकि मैं अमुक टाइम हम्म। अभेद स्वरूप रहता हूँ हम्म। और अमुक टाइम भेद स्वरूप रहता हूँ तो दोनों को हमको अभ्यास है हाँ। और दोनों का हमको अनुभव है इसीलिए अभेद अनुभव है और इसीलिए निश्चय और व्यवहार दोनों भयों के साथ चलते हैं इसीलिए निश्चय और व्यवहार दोनों नयों के साथ चलते हैं हाँ, निश्चय और व्यवहार तो चाहिए हाँ और व्यवहार का आदर्श चाहिए ऐसा व्यवहार नहीं चलेगा हाँ व्यवहार का बिजनेस पर नीचे खड़ा है अकेला नीचे से कोई काम नहीं होता दोनों साथ का बनने साथ हाँ, और व्यवहार व्यवहार तो इसका बिजनेस है बिजनेस खराब हो गया नीचे होता ही नहीं बिल्कुल सही है सही बात है हाँ, हाँ जैसा भाई हाँ नहीं बैठे बैठे जैसा भाई हाँ। हम लोग इसी दृष्टि से विज्ञाता दृष्टा भाव विकसित हो इसीलिए प्रेक्षा का प्रयोग करते हैं कि हमारी दर्शन की शक्ति बढ़े इसलिए हमारा ज्ञाता दृष्टा भाव बढ़े इसलिए हम दर्शन का प्रयोग करते हैं प्रेक्षा भाव का इसीलिए कहते हैं कि मैं बढ़े इसीलिए कहते हैं कि ज्ञाता दृष्टा भाव हमारा बढ़े हाँ? हाँ, तो तो हाँ। तो ठीक है इससे आगे तो बहुत जाती है हाफिज बहुत ज्यादा बात बिल्कुल ठीक है ये गोयनका का से हमारी बात की हमने कहा जो चल रहा है उससे आगे बहुत जाने की जरूरत है पब्लिक के लिए आपकी बहुत सहायता है कि वो वो तो ध्यान रहता है पब्लिक पर डेवलप हो जाएंगे आगे बहुत जरूरी है पब्लिक डेवलप से हो गए धर्म के अंदर हाँ। बिल्कुल अंडर डेवलप हम ये आप ऐसा ध्यान रहे इससे बहुत हाँ इसे फायदा विपक्ष के नाव प्रेक्षा से आगे एक प्रयोग कराते हैं लक्ष्य स्थान का क्योंकि अब तक हाँ। ज्ञाता दर्शा में विभजन नहीं होता है हम्म। और विपक्ष में इगोजम होता है इगोजम से होता है और सबसे सचिव ज्ञाता दर्शा प्रवृत्त है विपक्ष नाव का ज्ञाता दर्शा प्रणित तीसरा होने का मार्ग ये ज्ञाता दृष्टा देखते देखते ज्ञाता दृष्टा भाव का विकास होता हाँ। है ये बस सबके सब लोग के लिए बराबर है आप बस- उसको बताता है हाँ। सब लोग के लिए बराबर है हाँ हाँ खाली विपक्षना की बात है सब लोग के लिए बराबर है हाँ आपके એમ કે છે કે અમારો વિપક્ષના નથી પણ પ્રેક્ષા ભાવ છે दोनों में अर्थ एक है दोनों का कोई डिफरेंस और दोनों दोनों शब्द भी बराबर चलते रहे विपक्षना और हाँ। प्रेक्षा दोनों है पर इसके जो प्रयोग है प्रयोग में हम इससे आगे हम ये मानते हैं जब तक लेस्या शुद्ध नहीं नहीं, बराबर बात होती है। तब तक जाता दृष्टा भाव नहीं होता। કે છે અમે એનાથી આગળ એક લેશિયા ભાવ કરીએ છીએ તો કે એવું માનીએ છીએ કે જ્યાં સુધી લેશિયા શુદ્ધ ના થાય ત્યાં સુધી જ્ઞાતા દ્રષ્ટા ભાવ પ્રગટ ના થાય લેશિયા લેશિયા. શુદ્ધ ના થાય लेस्या હા શુદ્ધ ના થાય हाँ बराबर ત્યાં સુધી हाँ. જ્ઞાતા દ્રષ્ટા ભાવ लेस्या तो शुद्ध होना ही चाहिए हाँ લેશાએ લેશાએ વિશુદ્ધ માનીએ ठीक है लेशाए विशुद्ध मानिए ओही नानु समुपन से लेशा विशुद्ध होती है तो जाति स्मरण ज्ञान लेशा विशुद्ध होती है तो जाति स्मरण ज्ञान होता है लेशा विशुद्ध होती है तो, तो अवधिक ज्ञान होता है तो अवधिक ज्ञान मनोपरम ज्ञान हाँ केवल ज्ञान और लेशा शुद्धि कभी की होती है हाँ ये भाव भाव शुद्धि होती है जब लेशा शुद्धि होती है भाव की भाव के आधार हाँ भाव और निश्चय दोनों साथ साथ चलते और आपकी निश्चय तो बड़ी है तो ये जाति स्मरण के प्रयोग भी आपके सुने हमने तो इस विषय में आप क्या कहना चाहेंगे हाँ એટલે કે આપના જાતિ સ્મરણના પ્રયોગની બાબતમાં અમે સાંભળ્યું છે તો वो बारे में आपका क्या कहना है क्या सुनाया आपका जाति स्मरण ज्ञान के प्रयोग आपके पास ज्ञान हुआ ही नहीं कभी वो बुद्धि से होता है हमको हमारे में बुद्धि बिल्कुल नहीं है बुद्धि की जरूरत भी नहीं है हाँ हम अद्भुत आदमी है न और जाति स्मरण तो बुद्धि से होता है नहीं, नहीं। जिम्मेदारी आगे होता है बुद्धि बड़ी प्रैक्टिस में कुछ बचते नहीं हम जानते नहीं हम पूर्वजन क्या होता है आप नहीं जानते पर हमने सुना है कि आप दूसरों को करवाते हैं ऐसा हाँ, आप नहीं जानते हैं लेकिन हमने सुना है कि आप दूसरों को करवाते हैं दूसरों को जाति ज्ञान करवाते हैं जाति नहीं कराता नहीं कराते नहीं उनको प्रेरणा देता हूँ मैं अच्छा दूसरे को हाँ तिरना मतलब उसको भी भी उसकी जाती है ये को केवल ज्ञान जानने में आता है उसकी जाकर दिखाता है बुद्धि जाकर मैं तो नहीं कहता हूँ कि केवल ज्ञान के बिना साधना के लिए केवल ज्ञान प्रथम बात है वो पहली बात केवल ज्ञान और अंतिम बात केवल ज्ञान केवल ज्ञान क्या चीज है कि जब आत्मा और अनात्मा हम्म। सब कंप्लीट हो कंप्लीट પણ વેદ જ્ઞાન છે पूर्ण विज्ञान वो दूसरा होता वही केवल ज्ञान यही कोई चीज दूसरी नहीं है भेड़ नहीं है आत्मा में भेद नहीं है इसका नाम केवल ज्ञान हाँ यही तो मैं कह रहा हूँ कि केवल ज्ञान के बिना साधना शुरू नहीं होती भेद विज्ञान के बिना साधना का प्रारंभ नहीं होता तो साधना का पहला बिंदु भी देखिए मैं यही कहना मानता हूँ कि केवल ज्ञान से साधना की शुरुआत होती है और केवल ज्ञान से ही उसका एंड होता है जन्म बिंदु भी वही है यानी कायोत्सर्ग कायोत्सर्ग भेद विज्ञान साधना का पहला बिंदु और साधना का अंतिम बिंदु और उसी का नाम केवल ज्ञान भेद आत्मा कहाँ चतुर्थ है ज्ञान सत्य साहित्य सब हम्म। और उसका आराधना होती है हम्म। वहां सब वेद ज्ञान भेद आत्मा